નારાયણ મંગલાચરણ કર चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेरव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं कलानिधिं चतुर्भिश्य चतुर्भिश्य चतुर्भिश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम આપણે ચોર્યાસી વૈષ્ણવની વાર્તા નું બે વખત આવર્તન કર્યું આગળ આપણે શું કરવું છે એ આપણે વિચારીશું હજી પરંતુ એના પહેલા જેટલું પણ આપણે અવગાહન કર્યું ને એમાંથી આપણને સમજ જે પણ પેદા થઈ છે એને આપણે એકબીજાની સાથે મળી અને એની ચર્ચા કરવી જોઈએ સંસ્કૃતમાં આને સ્થૂણા ખનન કહે છે તમે કોઈ પ્રસંગ ઉપર માંડવો બંધાતો જોયો હોય તો માંડવો બંધાતા પહેલા એના વાંકડા કે લાકડા કે લોખંડના થાંભલાઓને ખોળવામાં આવે ચોરસ જ્યારે ખોડે તે પહેલા કાંકડો ખાંડો કરે પછી એની અંદર થાંભલો નાખે પછી આજુબાજુ જે પણ ખોદેલી માટી પથ્થર કાંકરા હોય એને અંદર નાખે અંદર નાખ્યા પછી થાંભલાને પાછો હલાવે હલાવાથી એ થાય કે આજુબાજુના માટી કાંકરા રીતિ જે છે પહેલા એકદમ ટાઈટ જમીનમાં ભૂસેલા હોય અને કાઢ્યા પછી એમાં થોડું ફૂલાણ આવી જાય એટલે મજબૂતાઈથી એ થાંભલાને પકડે હલાવવાથી વચ્ચેની જગ્યા છે પૂરાઈ જાય એટલે ફરી પાછી એમાં થોડી આપણને માટી કાંકરા નાખવાની જગ્યા મળી જાય એમ બે ત્રણ વખત કરવાથી થાંભલો એકદમ મજબૂતીથી ઉભો રહે કોઈ ડબ્બામાં તમે અનાજ કે એવું ભરતા હોય એમાં પણ તમે જોયું હશે કે અંદર નાખો પછી એને થોડું હલાવવામાં આવે તો ફરી પાછું એ બેસી જાય અને થોડી જગ્યા ઓર થઈ જાય એટલે એમાં આપણે ઓર વધુ કંઈક ઉમેરી શકીએ આપણી જે સમજ છે એની પણ દ્રઢતા માટે આવું સ્થૂણા ખનન જરૂરી છે એક નિયમના રૂપમાં કોઈ વસ્તુને એક વખત વાંચી જવું કે ગાઈ જવું એ જુદી વસ્તુ છે અને એમાંથી પ્રેરણા આપણે કઈ રીતે લઈ શકીએ આપણી જે સમજ છે એને કઈ રીતે સાફ કરી શકીએ એના વાર્તાના કયા પાઠ ઉપર આપણું લક્ષ્ય વધારે જવું જોઈએ જેથી આપણે એને જીવન ઉપયોગી બનાવી શકીએ એના માટે આ ચર્ચા આવશ્યક છે એટલે ગઈ વખતે આપણે શું વિષયની ચર્ચા કરી હતી પુષ્ટિમાર્ગમાં બહારના લોકો પુષ્ટિમાર્ગને શું સમજી રહ્યા છે પુષ્ટિમાર્ગને કઈ રીતે લોકો ઓળખે છે એમાં આપણે જોયું કે કોઈ એને શ્રીનાથજીને માને એ પુષ્ટિમાર્ગી એટલે શ્રીનાથજીના દર્શન કરવા જવું ત્યાં પ્રસાદ લેવો કે ભેટ લખાવવી ઘરમાં શ્રીનાથજીની એક છબી લગાવી દેવી તો થઈ ગયું પુષ્ટિમાર્ગ કેટલાક લોકો શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની સેવા કે બાળ સ્વરૂપને માનનારો માર્ગ એવું સમજતા હોય છે કેટલાક લોકો હવેલી પંથ કહે છે કેટલાક લોકો છૂઆછૂત આબડછેટમાં બહુ માને એવું માનતા હોય છે એ વિષયમાં આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી કે માર્ગીઓ બહુ આબડછેટમાં માને બહુ છૂઆછૂત કરે અને મેં તમને એ પ્રશ્ન કર્યો હતો કે જો કોઈને બહુ વધારે જ્ઞાન ન હોય પણ એ વાર્તા થાય એટલી માત્ર એટલે ચોર્યાસી વિષ્ણુની વાર્તા જ માત્ર વાંચે અને એને એવી સમજ હોય કે પુષ્ટિ માર્ગ એટલે છૂઆછૂત આબળછેટને માનનાર કે અપ્રસ્નો માર્ગ તો એની સમજમાં શું ફેરફાર થાય વાર્તા વાર્તા તે વાંચ્યા પછી એનું આપણે ચર્ચા કરી હતી અમને શું સમજાયું એ ચર્ચાના અંતે રાજીવ તું શું સમજ્યો જે જે એટલે આપણે એટલે ઠાકોરજીમાં આપણે જો આપણો સ્નેહ હોય તો આપણું પુષ્ટિ માર્ગ એટલું ફ્લેક્સિબલ છે કે ઠાકોરજી ઠાકોરજી કોઈ એટલે એટલું બધું બી કંઈ પાડવું નથી એટલે એવું નથી કરવું પડતું જેવી રીતે પેલા એક વીરબાઈના પ્રસંગમાં આવે છે તો એનાથી આપણને ખબર પડે છે બરોબર તને શું સમજાયું હતું પ્રણામ જજે જોજે મને પણ એ જ વાત થાય એટલે એ જ ખબર પડે છે કે જો શ્રી ઠાકોરજી માં સ્નેહ હોય તો છૂવાછૂત નું બહુ મહત્વ નથી જેવી રીતે તમે કીધું ને કે એક વખત એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી સાથે હતો ત્યાં આગળ એટલે એ મેં કીધું કે એટલે અપરાધમાં નાવા નતા ગયા એટલે અપરાધમાં નાવા નતા ગયા તો પછી શ્રી મહાપ્રભુજી એવું કીધું કે આપણે આપણે બે આપણે વ્રજમાં છે એટલે વ્રજ એટલું એટલે પવિત્ર પવિત્ર જગ્યા છે કે ત્યાં આગળ આપણે અપરાધમાં નાવાની જરૂર નથી તે એટલે છૂવાછૂતનો બહુ મહત્વ નથી પરિસ્થિતિ અનુસાર શું અનુસાર છૂવાછૂતમાં શું છૂવાછૂત એટલે પૂરી વાત બોલો જેવી રીતે આપણે વીરભાઈ ના પ્રસંગમાં જોયું વીરભાઈ કે ગયા વૈષ્ણવ કે તેમને પિંડરું હતું તો માં પણ તેમને વિરા થયો તો ઠાકોરજીએ તેમને આજ્ઞા કરી કે તમે બીજું કોઈ છે નહીં તો તમે મારી સેવા કરી શકો છો એટલે કોઈ પણ મોકો ન મળે તો આપણે કરવું પડે સેવા કરવી પડે ઠાકોરજીની એટલે કરી શકાય કરી શકાય ઠાકોરજીની આજ્ઞા આપી એટલે હવે જુઓ વીરબાઈના પ્રસંગમાં જ આમાં એક એવી સમજ થાય છે કે તો પછી અપરસ કે છુવાછૂત કે પવિત્રતા એનું કોઈ મહત્વ જ નથી જે મોલા વ્રજમાં વૈષ્ણવને મહાપ્રભુજી આજ્ઞા કરી કે વીરબાઈને આજ્ઞા કરી દીધી પણ બંને પ્રસંગમાં જેમ લાલને કહ્યું તે રીતે એ સ્થાન અને પરિસ્થિતિ એનો વિચાર આપણે કરવો જોઈએ જે આચારના નિયમો સામાન્ય સ્થિતિમાં આપણે પાળવા જરૂરી છે પવિત્રતા જાળવવી જોઈએ એ જ નિયમોમાં જો સ્થાન બદલાય કે આપણા પરિસ્થિતિ સંજોગ બદલાય તો એમાં છૂટછાટ લઈ શકાય છે એવું આ પ્રસંગો આપણને સમજાવે છે હવે શ્રી મહાપ્રભુજીએ જે આ આજ્ઞા કરી છે એ આજ્ઞા એ કોઈ મહાપ્રભુજીની ખુદની આજ્ઞા નથી આ તો શાસ્ત્રમાં જ કહેલી વાત છે એના ઊંડાણમાં આપણે જવાની આવશ્યકતા નથી પણ શાસ્ત્ર એટલું કહે છે કે માણસ પોતાના ઘરમાં જેટલો આચાર પાડે એનાથી ઓછો આચાર યાત્રા પ્રવાસમાં ચાલે તે જ રીતે એનાથી ઓછો આચાર સ્વસ્થ માણસ એ બીમાર થઈ જાય તો બીમારીમાં આચાર ઓછો પાડે તો ચાલે કેટલું ઓછું પાડી શકે કે કયો આચાર ન જ છોડી શકાય એ વિષયમાં દરેક વ્યક્તિની પોતાની શક્તિ અને પરિસ્થિતિ એના ઉપર આધાર છે જેમ જલ ઉપલબ્ધ હોય શુદ્ધ જલ તો સ્નાન માટે કે હાથ ધોવા માટે આપણે શુદ્ધ જલનો પ્રયોગ કરીએ પણ જલ ઉપલબ્ધ ન હોય તે સ્થિતિમાં શુદ્ધ રેતી ધૂળ જમીનમાં હોય એનાથી પણ તમે હાથ મસલી શકો તો એ પણ એક જાતની શુદ્ધિ આપણે ત્યાં કહી છે તો આ રીતે વિકલ્પ પણ આપણને આપે છે શાસ્ત્ર અને પરિસ્થિતિ એવી વિપરીત હોય તો આપણને શાસ્ત્ર છૂટ પણ આપે છે અને એ છૂટનો અહીંયા શ્રી મહાપ્રભુજીએ બ્રજમાં આવેલા વૈષ્ણવને નિર્દેશ કર્યો કે આપણે તીર્થયાત્રામાં છીએ એ તીર્થમાં પણ પાછું આ તો પ્રભુનું ધામ છે જ્યાં સદા પ્રભુ બિરાજે છે તો અહીંયાની રજ અને વાયુ પણ એટલી પવિત્ર છે એના સંસર્ગથી પણ આપણે શુદ્ધ થયા વસ્તુ ગણાઈએ સમજમાં આવ્યું તો આ વાત તમે સારી યાદ અપાવી ઓર બોલ तीर्थ શું શું સમજ્યો જે જે એટલે જે જે અન્વત પ્રણામ જે જે મને એવું લાગે છે કે જે બહારના વૈષ્ણવ જેમને એવું લાગતું હશે કે આ બહુ એ છુવાછુવીનો પ્રસંગ એટલે એમને એવું લાગતું હશે કે આ હવેલીઓમાં ને એવું બધામાં ને એ પુષ્ટિ માર્ગ્યો એ જો વાર્તા વાર્તાજી વાંચશે તો પછી એમને એવું થશે કે આ ખાલી આ પુષ્ટિ માર્ગ ખાલી એવો એવો માર્ગ નથી કે હવેલીમાં જાય ઠોર એવો બધો પ્રશ્ન લે પૈસા અત્યારે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા નથી કરી રહ્યા અત્યારે આ જે છુવાછૂત અપરસ કે પવિત્રતાનો મુદ્દો છે એના ઉપર કરી રહ્યા છીએ જીજે છે જીજે એટલે એમાં એના એના પર મને એવું લાગે છે કે એટલે આપણે પણ એવી રીતે પરિસ્થિતિ પર એટલે એટલે એના પર નિર્ધાર રહેવું જોઈએ એટલે જો આપણે સારી એટલે પરિસ્થિતિ હોય એટલે શક્તિ અને પરિસ્થિતિ સારી હોય તો આપણે એટલે આપણે બેસ્ટ આપણું કરવું જ જોઈએ શ્રી ઠાકોરજીમાં ઉપયોગ કરવો જ જોઈએ પણ જો આપણે એટલે તીર્થધામ કે યાત્રા પર હોઈએ તો એટલે થોડું એટલે ચાલે જો એટલું બધું ના થાય તો હવે જુઓ વિષ્ણુદાસ છીપા ની વાર્તા નો તમે યાદ કરો છીપા એટલે જે વસ્ત્રો છાપે રંગે અને એને વેચે તે રંગારા તો એ જે જ્ઞાતિમાંથી આવેલા છે એ જ્ઞાતિમાં કોઈ જાતની પણ આચાર શુદ્ધિ ની કોઈ જાતની સમજ ન હોય અને જ્યારે શ્રી મહાપ્રભુજીથી પ્રભાવિત થયા અને શરણે આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજી એમને એમ કહ્યું કે ભાઈ તમે દિમાગી આચાર પાડી શકશો જ્ઞાતિ વ્યવહાર ખાનપાન બહારનું આ બધું તમે છોડી શકશો એમ શ્રી મહાપ્રભુજીએ સામે ચાલીને એમને ચેતવણી આપી એક જાતની અને પછી એમણે વિનયથી કહ્યું કે બસ આપની કૃપા હશે તો હું બધું કરી શકીશ અને એમના જ પ્રસંગમાં આવે છે કે એ હજી તો પ્રવેશ પણ એમનો હાથ થયો ન હતો પુષ્ટિ માર્ગમાં તેમ છતાં પણ એ બહુ સારું શુદ્ધિ પવિત્રતા જાળવતા થઈ ગયા તો આમાં આગ્રહ જે છે કોઈ પણ પવિત્રતાનો એને ઢીલો કરવાનો આશય નથી આગ્રહ તો રહેવો જ જોઈએ એનું કારણ એ છે કે બે વાત છે એમાં એક તરફ આપણે જેમને ભજીએ છીએ જેમની સેવા કરીએ છીએ એ સૌથી વધુ પવિત્ર છે સૌથી શ્રેષ્ઠ છે જે સૌથી વધુ શ્રેષ્ઠ હોય પવિત્ર હોય એમની સેવા ચાકરીમાં જેટલી વધુ બની શકે એટલી પવિત્રતા આપણને જાળવવી જ જોઈએ એટલે સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજી એ વિષયમાં આજ્ઞા કરે છે કે દેહ શુદ્ધિ સદા કાર્યા કરશુદ્ધિ વિશેષત આપણા શરીરની શુદ્ધિ તો કરવી જોઈએ હંમેશા પણ એમાં પણ આપણા હાથ છે એની શુદ્ધિ તો ખૂબ વધારે સાવધાનીથી કરવી જોઈએ એટલે વારંવાર હાથ ધોતા રહેવું જોઈએ એ હાથ ધોવું છે એ આરોગ્યની દ્રષ્ટિથી આજે પણ લોકો આગ્રહ કરે છે આપણે ત્યાંનો હાથ ધોવાનો જે આગ્રહ છે એ આરોગ્યની દ્રષ્ટિથી નથી આરોગ્ય પણ એનાથી જળવાયેલું રહે એનો આનુષંગિક ફલ છે એ મતલબ સેકન્ડરી પાર્ટ છે પણ મુખ્ય વાત એ છે કે આપણો હાથ છે એ પ્રભુના સ્પર્શ જે કરે છે જે શરીરનો જે પાર્ટ આપણો પ્રભુનો સ્પર્શ કરે છે એ પવિત્રતા હોવું જોઈએ પ્રભુ સંબંધી જે વસ્તુનો આપણે સ્પર્શ કરીએ એમાં પણ આપણો હાથ પવિત્રતમ હોવા જોઈએ એ પ્રભુની તરફ આપણો જે આદર છે એ આપણને આચાર શીખવે છે જેટલું બને એટલું વધારે પવિત્ર રહીએ બીજી વસ્તુ એ છે કે આચાર જે છે એ એક જાતની લક્ષ્મણ રેખા છે ભક્તિ માર્ગમાં એ લક્ષ્મણ રેખા આપણે પોતે બાંધેલી લક્ષ્મણ રેખા છે વનવાસમાં તો લક્ષ્મણજી પર્ણકુટીરના આગળ રેખા દોરીને ગયા સીતાજીની રક્ષા માટે પણ આજે અપરસની કે આચારની લક્ષ્મણ રેખા છે એ આપણે આપણી રક્ષા માટે આપણા ભક્તિભાવની રક્ષા માટે દોરેલી એક લક્ષ્મણ રેખા છે જે આપણને એ યાદ અપાવતું રહે છે કે આપણે અત્યારે પ્રભુના માટે સ્નાન કરીને આ સમય પ્રભુને આપેલો છે આ દેહ ઇન્દ્રિયો જે છે એ પ્રભુના માટે છે અને એવું જે કંઈ પણ કાર્ય એવો જે કંઈ પણ સ્પર્શ કે જેનાથી આપણે પ્રભુથી વિમુખ થઈએ કે દૂર થઈએ તો એ લક્ષ્મણ રેખા આપણને યાદ અપાવે કે હવે તમને સ્નાન કરવું પડશે તો આપણે જાતે છોડેલી એક સીમા છે એમ સમજો આપણે આપણા ઘરના પ્રોટેક્શન માટે કમ્પાઉન્ડ વોલ બનાવીએ તાળા મારીએ બારીમાં ગ્રીલ લગાવીએ કાચ લગાવીએ એ રક્ષા કરવા માટે આપણી પોતે ઊભી કરેલી એક વ્યવસ્થા છે એમ શુદ્ધિ પવિત્રતા આચાર આ બધી વસ્તુ એટલા માટે છે કે જેથી આપણે જેના સાથે પ્રભુનો સંબંધ ન હોય એવો કોઈ વ્યવહાર છે એનાથી આપણે દૂર રહીએ તો પ્રભુ સન્મુખ બનાવવા માટે આચાર પવિત્રતાના નિયમો આપણે ત્યાં બનેલા છે ને એને આપણે જાતે સ્વીકારીએ છીએ આપણી શક્તિ મર્યાદામાં જેટલું સંભવ બને છે એટલે વીરબાઈના પ્રસંગમાં આપણે એ વાત જોઈ કે બહુ વિપરીત સંજોગ હતા એ કારણે એ વીરબાઈએ ની આજ્ઞાથી એ જન્મ સૂતક માં પણ સેવા કરી પણ જ્યારે શુદ્ધ થયા ત્યારે એમણે બધી જ્યાં જ્યાં પણ એમનો સ્પર્શ થયો હતો અપવિત્રતા આવી હતી એ બધું ફરીથી સ્વચ્છ કર્યું ઠાકોરજીને પણ પંચામૃત સ્નાન કરાવ્યા અને એનાથી ઠાકોરજી પણ પ્રસન્ન થયા કે આ છૂટ નો દુરુપયોગ ન કરે એટલે શુદ્ધિ અશુદ્ધિના જે નિયમો શાસ્ત્ર આપણને કહે છે તે શાસ્ત્રનું પણ એક મોટો સિદ્ધાંત એ છે કે યત તત્કુર્યા જે શક્ય બને તે જ કરો એનો મતલબ શું છે એ કહેલું તો ઘણું બધું છે પરંતુ જે કહેલું છે એમાંથી તમારી શક્તિ જેટલી છે એટલું જ તમને લાગુ પડે છે કરવા માટે શક્તિ બહાર જૈનને એવા શાસ્ત્રના બીજા ઘણા બધા ઉપદેશો હોય પરંતુ એની શક્તિ નથી એને એ આજ્ઞા લાગુ જ નથી પડતી એને આજ્ઞા જ નથી આજ્ઞા એને છે કે જેના માટે સમર્થ છે સમજમાં આવ્યું ને તો આ તો આપણા શાસ્ત્ર નો દ્રષ્ટિકોણ છે એમાં પુષ્ટિ માર્ગ સુધી આવવાની જરૂર નથી પણ આપણે કેમ કે આપણા પ્રભુની સેવામાં પ્રભુના સુખના વિચારથી કે પ્રભુ પ્રત્યે વિશેષ આદર હોવાને કારણે શુદ્ધિ આચાર વધારે પાડતા થયા એટલે એ આગ્રહ બીજા લોકો કરતા આપણા સંપ્રદાયમાં વધારે જોવા મળે છે ને એ કારણે આપણે બદનામ પણ થઈ ગયા જે લોકોએ શુદ્ધિ પવિત્રતા આ બધું છોડી દીધું અને એકદમ કૂતરા બિલાડાની માફક જે લોકો બધી જગ્યાએ અડતા હોય ખાતા હોય એ કારણે આપણે બીજાથી અલગ થઈ જઈએ છીએ અડવાથી શું થાય બહાર ખાવાથી શું થાય ગમે તેનાથી પાણી પીવાથી શું વાંધો વગેરે વગેરે તો આવી આલોચના ટિપ્પણી આપણને સહન કરવી પડે છે પણ આપણે એને આપણી નિંદા નહીં સમજીને એ નિંદા કરનારાઓની બેવકૂફી સમજવી જોઈએ જેમ કૂતરા બિલાડા છે એ જેવી રીતે બધી જગ્યાએ ખાતા હોય ન ખાવાનું ખાતા હોય પણ એને જોઈને ને આપણે તો એવું નથી કરતા ને આપણે જાણીએ છીએ કે આ મૂર્ખો છે અથવા આ લોકોની નિયતિ એવી જાતની છે એમ જે લોકો શુદ્ધિ કે આચારના નિયમોને પોતે સારો ભાવ ન રાખતા હોય એ લોકો પણ દયાપાત્ર છે કૂતરા બિલાડાઓની એમ સમજવું જોઈએ આપણે આગ્રહ એ રાખવું જોઈએ જેટલી વધુ પવિત્રતા શુદ્ધિ જાળવીને આપણે પ્રભુ સેવામાં જઈ શકીએ તો એમાં પ્રભુની પ્રસન્નતા છે અને એટલાથી આપણે પ્રભુથી બહિર્મુખ બચી શકીએ તો આ વાત આ પ્રસંગમાં હતી હવે એક બીજો મુદ્દો આમાં આપણે વિચારવાનું પણ છે તમારે કહેવાનું પણ છે કે અત્યારે પુષ્ટિમાર્ગમાં એવું જોવા મળે કે કોઈને પુષ્ટિમાર્ગમાં આવવું હોય તો એને કંઠી આપવામાં આવે એ ખોળામાં નાનું બાળક હોય બોલી પણ ન શકે તો એને કાનમાં અષ્ટાક્ષર બોલીને કંઠી પહેરાવી દેવામાં આવે મોટા હોય તો પણ એમને કંઈ પણ પૂછ્યા કયા વગર કંઠી પહેરાવી દેવામાં આવે એમાં કોઈ શુદ્ધિ પવિત્રતાના પણ કોઈ નિયમો હોતા નથી કોઈને બ્રહ્મ સંબંધ લેવા માટે આવે તો પણ એની ફરમાઈશ પ્રમાણે એને બ્રહ્મ સંબંધ આપી દેવામાં આવે છાપામાં જાહેરાત આપીને પણ બ્રહ્મ સંબંધ આપવામાં આવે કે અમે આવી ગયા છીએ જેમને પણ લેવું હોય તે નામ નોંધાવી દેજો આ દિવસે આ સમય અહીંયા બ્રહ્મ સંબંધ આપવામાં આવશે તો ભક્તિ માર્ગમાં અત્યારે જે એડમિશનની પ્રોસિજર છે એ કંઈક આ જાતની છે ત્રેસી વિષ્ણુની વાર્તા આપણે વાંચી બે વખત એમાં તમને શું લાગે છે કે પુટ્ટી માર્ગમાં પ્રવેશ પ્રાપ્ત કરવા માટેની દીક્ષા એના શું નિયમ કે યોગ્યતા કે એની શું પ્રણાલી એ મહાપ્રભુજીના કાલમાં હતી અને અત્યારે જે ચાલી રહ્યું છે એના સાથે એમાં કેટલું યોગ્ય છે અને શું અયોગ્ય છે એ વિષયમાં તમે જણાવો ગોપાલ પેલા તું કે તને શું લાગે છે તમને વાર્તાનો કોઈ પ્રસંગ ધ્યાનમાં આવે તો એ પણ કહેવાનું કે આમ આ વાર્તા પરથી તમને આ વાત સમજમાં આવી જે જે એટલે જો જે પણ જેને પણ બ્રહ્મ સંબંધ લેવાની ઈચ્છા થાય તો તેને પૂરેપૂરી તેને ઈચ્છા હોવી જોઈએ કે મારે વૈષ્ણવ થવું જ છે મારે ઠાકોરજીની સેવા કરવી છે અને અને તેને આવી રીતે પૂરેપૂરી એને વિશ્વાસ હોવો જોઈએ કે હું આવું આ બધા નિયમોનું પાલન કરી શકીશ તો પછી મહાપ્રભુજી આગળ જઈ અને પછી બ્રહ્મ સંબંધમાં લેવા જવું જોઈએ કોઈ વાર્તાનો પ્રસંગ કે એવું યાદ આવતું હોય કોઈને કે જેમાં આ વિષયમાં કંઈક ખુલાસો હોય બીજા કોઈ કહો જેમને પણ કેવું પહેલા આપણે વાર્તાજીમાં જોઈએ છે કે શ્રી મહાપ્રભુજી એ જોવે છે કે તે જેને લેવું છે બ્રહ્મ સંબંધ કે દીક્ષા તો તેનામાં પહેલા શ્રી મહાપ્રભુજી તેને પૂછે છે કે તમને એટલે એટલે મહાપ્રભુજી જોઈને કરે છે કે તેનામાં ઇન્ટરેસ્ટ છે કે નહીં પુષ્ટિ માર્ગમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં કે ઠાકોરજીની તે સેવા કરી શકશે કે નહીં ઠાકોરજીને ઘરે પધરાવી અને તે તેના સેવ્યના રૂપે સેવા કરી શકશે કે નહીં ત્યાર પછી શ્રી મહાપ્રભુજી તેને બ્રહ્મ સંબંધ આપે છે અને હવે તો છાપામાં જાહેરાત આપે છે ને સમય દઈને હા ઓર નામ તો નથી આવતું પણ એક સ્ત્રી પુરુષની વાર્તા છે તેમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી પધારે છે ત્યારે તે બારીમાંથી જોતા હોય છે તે દોડીને શ્રી મહાપ્રભુજી પાસે જાય છે ને દંડોત કરે છે ને પછી શ્રી મહાપ્રભુજી તેમને કઈ શિક્ષા આપે છે વ્યવસ્થિત યાદ હોય ને એવો જ આપો દૃષ્ટાંત હા કોઈ બીજું કોઈ કહો આવ્યું છે ઠીક મને એવું લાગે છે કે શ્રી મહાપ્રભુજીના કાલમાં તો એટલે એમને શ્રી મહાપ્રભુજીને તો ખબર જ હતી કે આ લીલામાં કેવા હતા પણ એટલે અત્યારે એમને જોઈને પછી એટલે એમને પરીક્ષા લે એટલે એમને એવું થાય કે અત્યાર માટે જો એમનું એટલે જો દૈવી એટલે દૈવીપણું જો જતું રહ્યું હોય એટલે એના માટે પરીક્ષા લે અને એવું બધું કે કે આ માર્ગ બહુ કઠિન છે એટલે તમારાથી નહીં થાય એટલે એવું પણ કહે કે તમે કાલે આવજો એટલે ત્યાં સુધી એમનું જો એટલે એટલે એમની અંદર દૈવી જીવ જો રહે તો એટલે એ સા એટલે એ અંદર જો રહે તો પછી એ કાલે આવે આવે અને પછી એમનામાં ઉત્સુકતા હોય તો એ કાલે આવે અને પછી અત્યારે તો એવું થઈ ગયું છે કે એટલે તમે તમે એટલે એટલે તમે જો અત્યારે આવશો તો પછી એટલે ફ્રી ઓફ કોસ્ટ ને એ બધું એટલે લોકો એમના માટે એટલે દોડીને એટલે જતા રહે છે તો એ બહુ ખોટું છે ઓર કોઈ જે જે મને આમાંથી એ વાત એટલે હર વાર્તા પ્રસંગમાં ઓલમોસ્ટ જેના ભાઈ બહેન હોય કે એમની પત્ની હોય કે પછી એમના પરિવાર હોય તો જે મેન હોય ને આપણે ભગવદ વાર્તામાં આપણે જેન પણ વાર્તા કરી એમને ખાલી ભ્રમ સંબંધ આપે કેમ કે એમનામાં એટલી રુચિ હતી કે એ શ્રી આચાર્યજી પાસે ગયા અને એમના માટે પોતાના માટે બ્રહ્મ એટલે ઠાકોરજીની તેમને પ્લીઝ કર્યું અને પણ અને પછી એવું પણ કીધું કે મારા પરિવાર કે મારી સ્ત્રીને પણ શરણ દીક્ષા આપો એટલે એમનામાં થોડી રુચિ ખાલી જણાવી છે પરિવાર વાળામાં અને જે મેન હોય છે એમનામાં તો સૌથી વધારે રુચિ છે એટલે એમનામાં એમને ભ્રમ સંબંધ આપે છે હા એટલે શરણે જે વાત કરી ને એ ધ્યાન લેવા જેવી છે કે જેમ દામોદાસ સંસ્થાની છે કે એવા જે બહુ જ નિકટના શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવ છે એવા લોકોના પણ પરિવારજનોને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગની દીક્ષા આપી હોય એવું જોવા નથી મળતું ઘણા એવા શિષ્યો શ્રી મહાપ્રભુજીના થયા કે જેમણે વિનંતી કરી છતાં પણ શ્રી મહાપ્રભુજી એમને ના પાડી છે કે આમને બ્રહ્મ સંબંધ આત્મનિવેદનનો અધિકાર નથી એમનો એમને હું કેવલ શરણ દીક્ષા આપું છું ને તારા સંબંધથી એમનો ઉદ્ધાર થશે તો આવું તો અનેક વાર્તા સાહિત્યમાં આપણને આવા દ્રષ્ટાંતો જોવા મળે છે એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ દીક્ષા આપવામાં શિક્ષા લેવા આવનાર છે એની યોગ્યતાની પરીક્ષા થવી જોઈએ તે વિના આંખ મીચીને કોઈ પણ દીક્ષા આપી ન શકાય એ પહેલો સિદ્ધાંતમાં આપણે સમજી શકીએ છીએ એમાં વૈષ્ણવ પરિવારનો હોય તો પણ શ્રી મહાપ્રભુજીએ આ જાતની સાવધાની રાખી છે એટલે એવું ન કહી શકાય કે વૈષ્ણવ પરિવારમાંથી આવે છે તો આપણે આ વસ્તુની વિચાર કર્યા વગર એમને એમ દીક્ષા આપી દઈએ તો ચાલે તો એ વાત ખાસ સમજવી જોઈએ ઓર બોલો રાજીવ કે જેમને જે કંઈ કહેવું હોય દ્વિજ આવું કે એવી રીતે પેલાના વખતે તો જે મહાપ્રભુજી બિરાજતા હતા ત્યારે મહાપ્રભુજી જે વૈષ્ણવ હતા એની દેવી વૈષ્ણવ દેવી અગર હોતા ઉત્તમ જીવ હતા તો પછી એના હિસાબે દીક્ષા આપી દેતા પણ આ સમયમાં આપણે એવી રીતે કરવું જોઈએ કે પહેલા તો સૌથી પહેલા આપણે જેને વૈષ્ણવ બનવું છે જેને દીક્ષા જોઈએ સૌથી પહેલા આપણે એની રુચિ જાણવી જોઈએ કે એમાં કેટલી રુચિ છે એ માર્ગમાં આવવાની પછી આપણે એવું જોવી જોઈએ કે એને કેટલી જાણકારી છે માર્ગની ને એ એટલે કેટલો યોગ્ય છે એના પાસે કેટલો યોગ્ય સમય છે ને એવી રીતે આપણે જોવું જોઈએ અને એવી રીતે આપણે એની પરીક્ષા લઈ શકાય ને એવી રીતે પણ જેમ અગર કોઈ એના ઘરે કોઈ ભગવદીય વૈષ્ણવ હોય તો આપણે અગર એને નામ દીક્ષા આપી શકીએ કેમ કે અગર એ ભગવદીય વૈષ્ણવના સંઘમાં એનો પણ ઉદ્ધાર થઈ શકે છે એટલે આપણે એવી રીતે હમણાં શિક્ષા એવી રીતે એમ દીક્ષા આપવી જોઈએ કે એવી રીતે આપણે જોવાનું કે સામેવાળો અગર વૈષ્ણવ બનવાની એની રુચિ છે એમાં ઠાકુરજીમાં એને કેટલું લગાવ છે ને કેટલું ઠાકુરજી સામે ઠાકોરજીને ટાઈમ આપી શકે છે એના હિસાબે આપણે પછી એમને દીક્ષા આપવી જોઈએ હા સાચી વાત ઓર બોલો જય જય જે રીતે પહેલાના સમયમાં જે જે એટલે જે શ્રી આચાર્યજી દીક્ષા આપતા હતા એમાં પહેલા તો એ શરણ દીક્ષા આપતા હતા પછી એ એટલે થોડા વૈષ્ણવમાં એ પહેલા શરણ દીક્ષા આપતા હતા ને પછી શરણ દીક્ષા દ્રઢ થાય અને એમને એવું લાગે કે અમને સમર્પણ દીક્ષા આપવા જેવી છે અમને સેવામાં રુચિ છે તો પછી એમને સમર્પણ દીક્ષા આપતા અને થોડા વૈષ્ણવો જે હતા જે શ્રી આચાર્યજી ને એવું લાગે કે આ એટલા આને શરણ જોડે શરણ દીક્ષા જોડે સમર્પણ દીક્ષા બી આપી દો એટલે એ તો પછી એ બંને એક સાથે આપી દેતા સાચી વાત છે મને એવું લાગે છે કે એટલે જગન્નાથ આવે છે કે જ્યારે નાના હતા બે ભાઈઓ તો એમની માતા એમને એટલે જવાના એટલે જયારે આચાર્યજીના દર્શન કરવા જતા હતા ત્યારે એમને કીધું કે તમે ઘર સંભાળજો પણ જયારે મોટા થયા ત્યારે જ એમને આચાર્યજી પાસે એમને દીક્ષા એટલે આપ લેવા મોકલ્યા એટલે એમાં એટલે એમને ખબર પડી ગઈ હતી કે એપ્રોપ્રિએટ નથી હમણાં દીક્ષા માટે ભલે ન થઈ ગયું છે એટલે એ એ વાતથી એ પ્રસંગ મને યાદ આવ્યો હા સાચી વાત છે એટલે જે દીક્ષા આપણે લઈએ તેના માટે આપણે જો યોગ્ય થયા હોઈએ ત્યારે જે આપવી જોઈએ એવું નારાયણદાસ ગૌડના પ્રસંગમાં પણ છે એમના પિતાએ જગન્નાથરાયજીનો માટે થોડા કઠોર શબ્દ કહ્યા નિંદાના તો નારાયણદાસ ને ગુસ્સો આવી ગયો ને જગન્નાથપુરી ચાલ્યા ગયા ત્યાં શ્રી મહાપ્રભુજીનો બેઠો થયો ને એમને એમ લાગ્યું કે આ મહાપુરુષ છે તેમણે વિનંતી કરી કે મને દીક્ષા આપો એમ પછી મહાપ્રભુજી કહ્યું કે અત્યારે તું છો દૈવી જીવ પરંતુ તારું અત્યારે મન સ્થિર નથી એટલે પુષ્ટિ માર્ગનું તું અનુસરણ નહીં કરી શકે એટલે શ્રી મહાપ્રભુજી એમને તે વખતે દીક્ષા ના આપી એટલે કોઈ દૈવી જીવ હોય છતાં પણ પુષ્ટિ માર્ગને અનુસરી શકે એવી યોગ્યતા એની ન હોય તો એને દીક્ષા આપવી નકામી છે સમય આવે તે વખતે એને દીક્ષા આપવી જોઈએ માર્ગમાં પ્રવેશ આપવો જોઈએ તો જયારે નારાયણદાસે કહ્યું કે તો એનો ઉપાય આપ બતાવો ત્યારે શ્રી મહાપ્રભુજીએ જેનો ઉપાય બતાવ્યો એમને ધન પ્રાપ્ત થયું એમના પિતાનું એને અપમાન કરીને એમના ચિત્તને શાંત કર્યું પછી એમણે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો તો આ બધા પ્રસંગોથી એ સમજાય છે કે યોગ્યતા અને તત્પરતા કર્તવ્ય નિષ્ઠા આ બધા ગુણો જે છે એ જરૂરી છે દીક્ષા લેવા માટે ઓર કોઈને કંઈ કેવું હોય તો કહો મને આમાંથી એક પ્રશ્ન જે ઉભો થાય છે કે જેમ અગર નાનો છોકરો કોઈ પણ ભગવદીય વૈષ્ણવના ઘરે જન્મ લે છે એના પછી અગર એને બચપણથી જ અગર આપણે એવી રીતે એને અગર માહોલ આપીએ એવી રીતે જ એને સંસ્કારો આપીએ જેવી રીતે મોટો થઈને સ્કૂલમાં જઈએ અને સ્કૂલમાં કમ્પલસરી થઈ જાય છે રીતે જ આપણે અગર અગર એ વૈષ્ણવતાના માર્ગમાં પુષ્ટિ માર્ગના માર્ગમાં આપણે અગર એને બધા સંસ્કારો આપીએ અને પછી અગર પછી ધીમે ધીમે તો એમાં એની રુચિ આવી જાય છે પણ એને અગર આપણે બચપનથી જ પછી એને બ્રહ્મ સંબંધની દીક્ષા મળી જાય ને અગર એ સેવા કરી શકે એટલે બચપનથી આપણે આવો મોલ મનાવીને એવી રીતે જે જીવ જે જીવનો એવી રીતે આપણે એમ સંસ્કાર આપી શકીએ એ યોગ્ય ગણાય કે ના ગણાય એ તો એવું જ હોય છે ને આપણે જે વસ્તુ પરિવારમાં લોકો જેને ઉત્તમ વસ્તુ ગણતા હોય જેને સારો વ્યવહાર આચાર ગણતા હોય એ પોતે પોતાના બાળકોને પણ આપતા જ હોય છે અને એનાથી એમનો આગ્રહ પણ બનતો હોય છે એ વસ્તુ પ્રત્યે આદર પણ જન્મતો હોય છે તો એ જાતની દીક્ષા જો પરિવારના લોકો પોતાના સંતાનોને સંસ્કાર આપી શકશે એવો વિશ્વાસ ગુરુને બેસતો હોય તો એમની જવાબદારી ઉપર એ દીક્ષા આપી શકે એમાં કોઈ બહુ નિષિદ્ધ નથી આગળ શું થશે એનું તો પ્રભુ જાણે પણ વડીલો છે એમનો તરફ જોઈને ને ગુરુ નાની ઉંમરના બાળકોને પણ માર્ગની દીક્ષા આપી શકે છે સારું તો અહીંયા આજનો વિચાર રાખીએ પછી કાલે ફરી પાછું આપણે લઈશું તમે લોકો હવે આ બધા વિષય ઉપર ચર્ચા કરો એમાં જેમ કેવી રીતે હિલગે જગન્નાથ જોશીનો પ્રસંગ યાદ અપાવ્યો એવી રીતે વાર્તામાંથી એ મુદ્દાને લગતા પ્રશ્નો કે પ્રસંગો છે એને ટાંકીને તમે એની ચર્ચા કરો તો વધારે સારી વાત છે સમજમાં આવ્યું તો એ દ્રઢ થઈ જશે હંમેશા યાદ રહી જશે એ એ એંગલથી હું તમને કહું કે આવતીકાલે આપણે શરણ દીક્ષા અને આશ્રય અન્યાશ્રયના મુદ્દાને લઈને કરીશું ચર્ચા તો તમે જરા વાર્તાને એ રીતે જોઈ લેજો ક્યાં કઈ વાત છે ઠીક છે મને એવું લાગે છે કે પાછી આપણે વાર્તા જ લઈએ શું હા કરીશું ભલે પણ હવે આપણે એનો સ્વરૂપ બદલી દઈશું અત્યારે જે તમે વાંચી લાવ છો અને ટ્રાન્સલેટ કરો છો એ હવે નહીં કરીએ એની જગ્યાએ તમે એ પ્રસંગ જે છે એ પ્રસંગને એનો ટૂંક સાર તમે કહો એમાં જે ઇમ્પોર્ટન્ટ કોઈ વચન હોય એને ભલે તમે વાંચી પણ જાઓ તો વાંધો નથી જેથી એના ઉપર કોઈ ચર્ચા કરવામાં આવે તો શબ્દની હેરફેર ન થઈ જાય પણ તમે એ પ્રસંગને સમરાઇઝ કરો ટૂંક સાર એનો જણાવો અને એમાંથી આપણને શું સિદ્ધાંતનો બોધ મળે છે એટલું જ એના ઉપર તમારે વધારે ધ્યાન કેન્દ્રિત કરો અત્યારે આપણે સિદ્ધાંતને લઈને એને પ્રસંગો યાદ કરી રહ્યા છીએ જેમ અત્યારે દીક્ષાનું લીધું ગઈકાલે આપણે આચાર સંબંધી વાત લીધી કાલે આપણે આશ્રય અન્યાશ્રયના મુદ્દાને લઈશું તો એમ ઉલટ પલટ કરીશું તો તમને દ્રઢ થઈ જશે સિદ્ધાંત સંબંધી મુદ્દાઓથી વાર્તાઓનું સ્મરણ થઈ જાય અને પ્રત્યેક વાર્તા ને તમે જયારે ટૂંકસાર કહો તો એની સાથે સાથે સિદ્ધાંત પણ આપતો આવે ઠીક છે ને તો કાલે આપણે શરણ આશ્રય અન્યાશ્રય એ મુદ્દાને લઈને વિચાર કરીશું